પરિચય રાખવો પડે સંસાર પરિચયમાં રહેવું અને આ પામવું બે હાથે બને બહુ મુશ્કેલ છે આ પરિચય લેવો પડે પહેલા તો નિરંતર માત્રામાં જ પડી જતા હતા જેને આડી જગ્યા જોઈતી હતી અમે દાદા કોઈ જગ્યા નથી કોઈ ની નથી ગયા એક બી જઈ એક બી સમજી ને જઈ બધા સાથે છીએ માર્ગ જ લોક થઈ ગયો પુસ્તક માં જરા શાંતિ રહેશે જ્ઞાન પુરુષ ની વાણી છે ને પણ એમના કયા પ્રમાણે કરતા નથી ને મને એમના અનુયાયી શું છે રિયલ રિયલ તો એ રિયલ તો આત્મા આત્મા પ્રાપ્ત કરવાનું ખરું સાધન આ નવકાર real relative real real relative કેવું રિયલ રિલેટિવ બાકી ખરું સાધન તો જ્ઞાની પુરુષ એક નથી એ જ છે બીજું અને જ્ઞાની પુરુષો પોતાના આત્મા છે કૃપાલદેવ શું કહ્યું કે પુસ્તકોમાં આત્મા નથી શાસ્ત્રથી નિવેડો નથી અનુભવ જ્ઞાનથી નિવેડો શું શાસ્ત્ર થી નિવેડો નિવેડો નથી સત્પુરુષ મળાવીને આરો આવે જ નહીં એટલે એમને કૃપાલદેવ લખ લખે જ એ કર્યું છે મારા ઉપર એમની બહુ કૃપા હતી અને છેલ્લે છેલ્લે એવું બન્યું કે હું ત્યાં ગયેલો હવે ત્યાં ગયેલા આજે બીમાર પડ્યા એટલે બીમાર પડ્યા ત્યાંથી પછી રાજકોટ લઈ ગયા રાજકોટ કે સારા ડાક્ટર પાસે લઈ જાઓ મુંબઈ અહીં મારું કામ નથી અહીં લાવ્યા પછી અહીં ભાટિયા હોસ્પિટલમાં એમને ફર્સ્ટ ક્લાસમાં રાખીને ઓપરેશન કરાવ્યું કેન્સરની ગાછું ત્રણ નીકળી એ વખતે માંગીમાં ત્યાં જે રાજકોટ ને ત્યાં બધે માંગીમાં એમની ચાકરીમાં બધી જે જોઈ ચાકરી કરવામાં હું બરાબર પણ તન મનથી આ મને એ તક મળી કે આપણે ભાગશાળી કે આ પુરુષની ચાકરી એ એને મારા ઉપર એવી એમની કથા હજી કલકત્તા ગયા અહીંયા મને તેડાયો ત્યાં રહ્યો હતો એમની પાસે ત્યાં એમની પાસે પોણા બે મહિના રહ્યો અને પછી બધું વ્યવહારિક પાછું હોય ને કામકાજ એટલે આવ્યો પછી મને પાછું કીધું તું કે તમે આવજો દિવાળી પછી મુશ્કેલ છે એ તો ખરું છે ઊંડાઈ હોય તમે કોકને ત્યાં ગયા હશે બેસવા શું કહ્યું એ એ જાણે કે આ લાઈનના માણસ છે એટલે એના હાથમાં ચોપડી આવેલી એ આજે કાંદીવલી વાળા ઓલા ચીમનલા ઓલા શાંતિલાલ અંબાણી એ આવતા હતા ને ભેગા છે ને અને જરા પાણી લાવી દે પીવાનું પાણી હોય નહીં કે કલ્પના પડશો નહીં તમે તમને તમારે સમજ પડે નહીં જ્ઞાની અને હકીકત છે તમને સમજ પડે નહીં આપણે પુસ્તકમાં જે લખ્યું છે એ પ્રમાણે વિચારો કર્યો જ્ઞાને કે એમ કરવું કે એમ કરવું દેખાવમાં નહીં ઉતરવું ના કદાચ આવા આવા કડક શબ્દ કોણ બોલે કે કોઈ બોલી શકે નહીં બધા દાદુ આચાર્ય બધાને તમે આખા બધાને કડક લખ્યું છે એમાં પડતો નહીં કારણ કે અમે એટલે જેમ ફાવે એમ લખીએ અમારે તો કોઈ પાસે જોઈતું નથી એટલે જેનું જેમ છે એમ કહી દે કે તમારી ભૂલ કરો છો અને કોઈના ઉપર પ્રહાર નથી દ્વેષ નથી પ્રહાર તરીકે નહીં સત્ય વસ્તુ વૈષ્ણવો તો ગીતા તરીકે આરાધન કરે છે કેટલી જગ્યાએ મેં જોયા ગીતા ની પહેલા આરાધન કરે છે વૈષ્ણવો ચાર કોણામાં બરાબર છે સારું પણ પવિત્ર તરીકે કામ થઈ જશે જ્ઞાની પૂરની વાણી નીકળેલી આવડે વધતો જતો હશે હવે થોડા વખત પછી આ આ હોલ નાનો પડવાનો શરૂઆત અહીંથી થઈ હતી સત્સંગ કરતા હોય પછી વડોદરા ગયા ત્યાં બહુ ઘણા ને દૂર પડે છે હા આવા જવા માટે નહીં તો બાકી એના દરરોજ ને માટે ભીડ રહે વારાફરતી બધે સારું એટલે આ બધે જુદું જુદું વારા પડતી બધું સારું નહીં એ તો સારું જ છે બધા લાભ મળે અને વ્યવસ્થિત ની બહાર થતું નથી <laughs> જે થાય છે વ્યવસ્થિત થાય છે એટલે અમને કશો દગો હોય નહીં વ્યવસ્થિત જે યાદ આવે આ બધું શાંત જય સચિદાન કોઈ ફેરી એવું છે પણ દાદા વ્યવસ્થિત વ્યવસ્થિત હશે ને વ્યવસ્થિત વ્યવસ્થિત જ હશે ને વ્યવસ્થિત જ છે આ વ્યવસ્થિત દેખાય છે ને તેની પોતાની સાત દ્રષ્ટિથી દેખાય છે એમ મારું કહેવાનું નથી વ્યવસ્થિત માં પક્ષપાત ના હોય હા તો પછી વ્યવસ્થિત છે એ આપણા કરેલા કર્મોનું ફળ રૂપે વ્યવસ્થિત ગોઠવાતું હશે આપણું જે આ માણસ જયારે બધું જે ક્રિયા એટલે થઈ થઈ જાય અવસ્થામાં તન્મયાકાર થયો એટલે અવસ્થિત થઈ ગયો અવસ્થિત એટલે અવસ્થિત પડી અને તેનું આ વ્યવસ્થિત કરે છે એનું વ્યવસ્થિત ને બસ મારું કારણ કે જે ઉદય પ્રમાણે જે પ્રિન્ટ થઈ ગયું છે જેનું એ પછી જાય છે કુદરતના હાથમાં અને પછી નેચરલ થઈ ગોઠવણી કરે નેચરલ થયું તો ભેગા થઈ અને નાક ઘડાય છે બધું ઘડાય છે બધું કેવું કેવું થાય ગોઠવણી કરે પણ આમ તો પોતાનું જ કરેલું બીજું બાજુ અવસ્થિત થયેલો તે જ વ્યવસ્થિત થઈ ગયું બહારથી નવું કશું ગાલે એવું કર્મ ઉદય જે કઈ જઈએ અવસ્થિત ચિત્ર પણ છે એ ફિલ્મ જે પાડેલી છે એ આ એના એમ જાય છે કુદરતના અને ત્યાં આગળ કુદરતી જોઈતી વસ્તુઓ બધી ભેળી થઈ એની મેં નિશ્ચર થઈ અને પછી નાક ગળાય છે ઓઠો ગળાય છે દેહ ગળાય છે બધું ઘડતર જ એવી થાય અને પછી કર્મ ફળે એવી રીતે આપણે અને અહીં આગળ અહીં રીતે તે પેલું એ હોય છે શું કહીએ છીએ આપણે અહીં રેગ્યુલેટર હે regulator of the world regulator of the world regulator of the world regulator અહીં દરેક જીવનો હોય રેગ્યુલેટર તે રેગ્યુલેટરના આધારે વ્યવસ્થિત બધું કામ કરે છે દરેક જીવ સાથે એને વ્યસ્તી કહેવાય છે આ લોકો વ્યસ્તી કહે છે અરે સમજતી કહે છે સમજતી કહે છે આ જે વેદાંત દ્વારા છે ને એને સમજતી યોગ કહે છે એટલે આ વ્યવસ્થિત થતો થતો તો બહુ ટાઈમ લે છે એ કર્મ પરિપાકો થવો જોઈએ પરિક્રમ કર્યા પછી એનો ફળ આપવા માટે લાયક થવું જોઈએ એ બધું એના હાથમાં નેચર નાખવું બધું વિસર્જન માત્ર નેતર નાખવું વિસર્જન ક્રિયા ને એ બધી નેચર નાખવું તમે અક્રમ કઈ રીતે કરી શક્યા જો ક્રમ પ્રમાણે ચાલતું હોય ક્રમ પ્રમાણે ચાલતું હોય તો અક્રમ કેવી રીતે કરી શક્યા અક્રમ કે છે તમે જે અક્રમ પહોંચો અક્રમ વિજ્ઞાન છે વિજ્ઞાન વિજ્ઞાન અક્રમ જીવનમાં આચારમાં વિજ્ઞાન અક્રમ જ્ઞાન ક્રમિક હતું વિજ્ઞાન ગમી ગયું રસ્તો રસ્તો કે રસ્તો જે વ્યવસ્થિત છે એમાં તો અક્રમ થાય જ નહીં નીકળે છે વ્યવસ્થિત ઉભું એટલે મેં જાતે ઉભું નહીં કરેલું વ્યવસ્થિત ઉભું કરેલું છે એટલે વ્યવસ્થિત એના ક્રમમાં બધું હિસાબ લાવી ફળ વ્યવસ્થિત અત્યારે ક્રમ ચાલે એવો નથી ક્રમિક માર્ગ કારણ કે એનું સડી ગયું છે મન વચન કાયનો યોગ એકાત્મ યોગ હોય તો જ એ બેઝમેન્ટ ચાલુ રહે પણ આ તો મનમાં જુદી હોય વાણીમાં જુદું બોલવું વર્તનમાં જુદી હોય એ ભગવાન મારી સુધી એકાત્મ યોગ હતો બધા દરેક જીવ માત્ર પ્રસાદ નથી લીધો ગ્રહણ આવે ચંદ્ર ગ્રહણ સૂર્ય ગ્રહણ આ છે અને એમ કે સ્ત્રીઓનો દિવસ હોય ને તેની અંદર કામ કાજ કરે એમ કે આ દ્રષ્ટિથી દેખાય છે ગ્રહણ બધું ગ્રહણ બહણ એ તો બધા ગ્રહો પ્રયાસ કરે છે બધા તે આપણને આવું દેખાય છે આપણે ગ્રહ છે શું કહ્યું સૂર્યાસ્ત અને સૂર્ય ઉદય તે આપણી દ્રષ્ટિથી દેખાય છે એનો અસ્ત થતો નથી એનો ઉદય થતો નથી એવું છે આ દ્રષ્ટિ રોગ છે કેવો છે એ તો ઉદય છે સૂર્ય અસ્ત આપણે અહીં થયો પણ બીજી જગ્યાએ તો એ હોય ને કે એનો નથી ગર્ભાવસ્થામાં હોય ને તે છોકરો એમ કે અમુક કાપે કરે તો તેવું ના કેવો કપાઈ જાય એવું બધું કે છે તે ખોટી એ બધી ખોટી દ્રષ્ટિ ખોટી નહીં જે શ્રદ્ધા હોય તેનું ફળ તો મળે શ્રદ્ધાનું ફળ તો મળે કારણ કે આ શ્રદ્ધા પોતાને આપવાની છે એ શ્રદ્ધા નથી એ સાંભળેલું છે મા બાપ કે એના મા બાપ કે પતરા ઉપર શ્રદ્ધા રાખે ને એટલા માટે આ લોકોએ સાયન્ટિફિક રીતે આપણા લોકોએ ચિંતા ચૂકી દે છે ગ્રહણની સાયન્ટિફિક એટલે શાથી કે બીજો કયો ઉપાય છે તે પહેલાં લોકો આપણા લોકો માટીના વાસણમાં ખાવાનું કરતા હતા હિન્દુસ્તાનમાં બધે શું કરતા ખાવા પીવાનું કરી બધું એમાં કરતા હતા ને તે એ લોકો બબે ત્રણ ત્રણ વર્ષની હોય ને તો નાખી નતા દેતા એટલે આ ગ્રહણ નાખી દેવાનું ફરી કાઢેલું બધું ચોખ્ખું કઈ નાખો ભાઈ કાઢી નાખો સાયન્ટિફિક રીતે શોધખોળ કરી દીધી એનો દુરુપયોગ કર્યો તો નહીં તો નતા પંદર વર્ષ પંદર વર્ષ ચાલે પંદર વર્ષ એટલે થાય વપરાય રીઢું થાય મજબૂત થતું જાય એટલે લોકો રવા દેતા નહીતર માટીમાં એટલે આ લોકોને આવું ઠોકી બેહાડી એવું ઠોકી ના બેહાડે લોકો ચાલે એવું નથી લોકો આ લોકો કે દાન બાન ના આપે એટલા માટે ઘણી વખત અવગણ કરતા હોય તેને કેવી રીતે સમજાવવું પોતે જણાયેલો છે વાતાવરણ ની અસર તો થાય છે આ બધું છે પણ વાતાવરણ એક વિશેષ કામ કરે કારણ કે મન ઉપર વધારે અસર બધું એટલે બધું વાતાવરણની અસર થયા જ કરવાની અને આત્મા આત્મા તેવો નથી આત્મા જો ભ્રાંતિ હોય તો અસર વાળો થઈ જાય ને તો અસર થી રહી જાય આત્મા તેવો નથી જો જ્ઞાની પુરુષ જાણી લીધો હોય નહીં તો મનમાં વિચાર આવે છે બધા તે વિચારોમાં લોકો ખોવાઈ જાય છે તેને ભગવાને શું કહ્યું હતું કે વિચારો ગ્રહ હતા તું જ્ઞાતા હતો એને જ્ઞેય તરીકે જ્ઞેય જોયા હોત તો એ ગ્રહ એ જ્ઞેય ગ્રહ રૂપી હતા કેવા હતા ગ્રહ એ ગ્રહ તેનાથી તું ગ્રહેલો હતો અને ગ્રહ રૂપી હતા એ જો તું તન્માયાકાર થઈ તો પરિગ્રહ થશે કે છે શું કે છે તો પરિગ્રહ હા એ ગ્રહ છે પરિગ્રહ તન્માયાકાર થયો પરિગ્રહ થશે પરિગ્રહ મને કહ્યું છે લોક સમજ્યા બહારનું આ કપડાનું કપડાનું એને પરિગ્રહ કર્યું છે તન્માયાકાર થયો એટલે પરિગ્રહ થયો આગળ કોઈ ગાળ ભણી તો એ ભણી એ બધું કૌશલની ક્રિયા છે અને નૈમિતિક છે શાંતિલાલના હિસાબમાં હોય ત્યારે પેલો તે ઉદયકમ શાંતિલાલનો પેલો બોલે તે ભોગવે શાંતિલાલ અને તમે જ્ઞાતા દસતા અને તમે માથે લો તો એ પરિગ્રહ થયો પરિગ્રહનો જ વધારે ને આ જગત ડૂબેલો એટલે કિંચિત માત્ર તરીકે ના એવો અમે શુદ્ધાર્થમાં તમને બતાવ્યો હવે એને જેટલો ભાનમાં આવે એટલો તમને લાભ થાય અમે જે આપના આપ્યો છે એટલો જેટલો ભાનમાં રહી શકે તો આપણે કઈ નાટક જોવા ગયા હોય અને પેલો કહે છે મને છૂટીઓ ખણજો મને ઊંઘ આવે તકડીએ છૂટીઓ ખાણે તો પણ ઊંઘી જાય તેને શું કરીએ શું કરીએ જેટલો ભાનમાં રહે એટલું જોઈ શકે ભાનમાં રહેવા માટે શુદ્ધાત્માનું ભાન થાય શુદ્ધાત્માનું આપણે અંદરથી સ્વપ્રકાશ મળે પછી તમારા વિચાર એમના વિચાર એમ બધા મને દેખાયા કરે કે છે શુદ્ધાત્માનું ભાન થાય પછી તમારા વિચાર મારા વિચાર આના વિચાર બધું દેખાયા કરે બધા આપણને વધારે ખરાબ બધું આખું જગત દેખાય મળે પછી હા મારી આજ્ઞામાં રહે ને તો આખું જગત દેખાવાની શરૂઆત થઈ જાય પણ આજ્ઞામાં રહે ત્યારે એ કહે મારે ના રહેવા તમે છૂટીઓ ખણી છો આપણે છૂટીઓ ખણીએ તોય પણ ના રહેતા દર્શન કોઈને પ્રાપ્ત થઈ છે કે છે તમે કહો અહીંયા છે એટલે બહુ ઊંચા ગજબ ઊંચા ગયા નહીં અહીંયા હાજર છે થોડા માણસ અહીં કોઈ હાજર છે અહીં કોઈ હાજર છે કે હા એ છે પણ તે કોઈનું નામ ના દેવાય કારણ કે તમારી દ્રષ્ટિ તમને ઓળખાય નહીં અમારી દ્રષ્ટિ ઓળખાય તમારી દ્રષ્ટિ તમે માપવા જાઓ બુદ્ધિ માફક જડે નહીં તમને અમે પૂજ્ય તરીકે પગે લાગીએ એમ એમને પણ લાગીએ ખબર પડે ના પણ ખબર પડે ખોટી છે તમે તમારા શંકા પડશે તમને એ બરાબર એ બરાબર માટે તમારે આપણે તમારા મતલબ બુદ્ધિનો અંકડો નીકળી જશે ત્યાર પછી એમ કહીએ બરાબર જેટલું અમારે માટે યોગ્ય હોય એટલું જ અમારે ગ્રહણ કરવું જોઈએ પાત્રતાથી વધારે થાય તો બધા બહુ મહત્વ અપચો થઈ જાય એવું અમે જાણી ગયેલા અવરો જરાક દેખે તો શંકા ભાઈ તો હતો એવું બરાબર છે આપણી વાત અને પાત્ર જોઈને જ શું જોઈએ એ વાત મુદ્દો છે અમે જાણીએ કે આ માણસ ભૂલ કરે ને પોતાને ભૂલ ભૂલ દેખાય છે નિષ્પક્ષપાતી ભાવ થયેલો એવું જાણીએ ત્યારથી અમે સેટિફાઈ કરીએ બરાબર છે ભૂલ તો ભલે થાય ભૂલ લોકોને ભૂલ દેખાય અમને ભૂલ ના દેખાય અમે એમ જાણીએ કે આ માણસ ભૂલ પોતાને દેખાય છે કેમ એ દેખ્યો એટલે મારે જેવો જ થઈ ગયો ભૂલ ભાગી અને ભૂલ જોઈ એમાં ફેર બે પગથિયા જેટલા જ છે અમારી ભૂલ ભાગી ગઈ છે પેલે ભૂલ જોઈ છે એટલે આમાં ફેર આ જોઈ છે સમજી જવાનું ભાગી નાખવાનું ભાગી નાખવાનું એટલે આમાં બધું જોઈ અમારે સત્સંગમાં બધાનું જોઈને અમે એ પ્રમાણે બધું કોટેલું હોય કોઈ લોકો ચડતી ઊંચી દશા ઉપર કહેવાય એવું નથી વર્ણન હોય જ બધું કઈ બધા સરખું હોય એમ અને હું હજી એકલો ભૂખતો હું અને મેટ્રિક નો સવાલ પૂછું તો એ મને ક્યાંથી સમજાય અમારી જોડે ટાઈમ ભગવાન માહી ના વખત માં ગણધર રહ્યા છે ને એ રીતે રહ્યા છે ગૌતમ રહ્યા છે ત્રણ મહિના ત્રણ મહિના ગેરંટી એવી આપીએ છીએ કે ગણધર જેવી દશા હતી હવે અત્યારે તો અમારી ગેરહાજરીમાં તો અમારી હાજરીમાં તો બહુ ફળ ઊંચું મળે નિરંતર સેવા સાધન કેવા અને આખો દાડો મારી આચાર સંહિતા આપેલી કે સવારના પરમાં ઉઠવું બધાને દર્શન કરવા પછી પ્રતિક્રમણ બે કરવાનો પ્રતિક્રમણ કરે પછી દાતન કરી ચા બાપી અને દાદા માટે ચા લેવા શાક લેવા જવાનું માર્કેટે તે બધે શુદ્ધાત્મા જોતા જોતા જોતા જવાનું શાક શાકવાળીનો શુદ્ધાત્મા જોઈ અને પછી શુદ્ધાત્મા જોતા જોતા પાછું આવવાનું એવું બધું અમારી આજ્ઞાપૂર્વક આખો દડો આધાર જાગૃત કરી તે પ્રમાણે દિન આખો દિવસ આજ્ઞાપૂર્વક એ ત્રણ મહિના કાઢ્યો એક દાડો કાઢ્યો હશે કલ્યાણ થઈ જાય તો ત્રણ ત્રણ મહિના એટલે વડોદરામાં તો બધું પડી પડી જશે કે તમે બધા બધા પડી પડી જશે એમની કરજો એમની વિધિઓ કરજો મારી વિધિ પર પહોંચ્યા બરોબર છે કારણ કે જાણીએ ત્યારે ગુજરાતી બરાબર પછી એને જ્ઞાન આપવાનું છૂટ્યા નથી એક ભાઈને જ્ઞાન શું આપ્યું જ્ઞાન આપવાનું છૂટ્યા કોઈ અત્યાર સુધી કનુભાઈ કોઈ નથી આપી પણ એમને એટલે તું શક્તિ રહ્યો દાદા નો ઉપયોગ રાખ્યો એટલે બહુ સરસ જ્ઞાન આપ્યું આમ બધું બધું રાખ્યું માટે આવું પાછળ હોય તો ચાલ્યા કરે પરપોટા જેવો કહેવાય ત્યારે ફૂટી જાય કહેવાય નહીં જેટલું જેટલું ગોળ નાખ્યો એટલું બધું થાય નહીં એટલે ગોળ નાખવો એ તમારા શ્રી વાત ગોળ તો ઘરનો છે જ ઘણો પડે પછી તો નાખવો એ તમારા શ્રી વાત આકૃતિ રાખી જાગ્રત વ્યવસ્થિત આપ કહો છો એક એવો પ્રશ્ન થાય છે કે દુષભદેવ ભગવાનના વખતમાં કોઈ પ્રશ્ન પૂછ્યો કે આ આ સભામાં કોઈ તીર્થંકરનો જીવ છે ત્યારે એમણે કહ્યું પણ દાદા એ સત્યાવીસમાં બધા નિર્માણ થઈ ચૂકેલા હોય આ રીતે આ એટલે બધું એ રીતે વ્યવસ્થિત જ છે દરેક માટે આ જગત વ્યવસ્થિત છે પણ વ્યવસ્થિત માનતે અને કામ કરવા જશે તો વ્યવસ્થિત થઈ જશે બરાબર એમ મારી બેસી રહે તો નો થાય બેસી નથી પણ એવી માન્યતા એ નુકસાન કરે છે હવે છે જ નહીં થવાનું ગયા તો નુકસાન થશે શું કહ્યું આપણે કામ કરે જાઓ અને પછી ફળ આવે તે શું કહ્યું એટલે પુરુષાર્થ કરવો જોઈએ પછી હાથ જોડી બેસી રહી થશે મારા મોઢામાં ભાગમાં હશે મોઢામાં પણ બીજા આવતાનું નુકસાન થાય છે માટે વ્યવસ્થિત પહેલેથી માંગવાનું નહીં આપણે આપણે કામ અહીંયા આપવાનું સારું કારણ દાદાના પુસ્તકમાં જઈએ અને પછી અહીંયા આવ્યા પછી ખબર પડી કે દાદા સુભાર ગમ ગયા છે એટલે વ્યવસ્થિત કેવું શું કહ્યું વ્યવસ્થિત કહેવાથી ભાઈ શકલ વિકલ્પ ના થાય બરાબર અને છે વ્યવસ્થિત ગમે એટલો પ્રયત્ન કરો પુરસાદ કરો બધું ભરે એવું આ પુરસાદ ભ્રાંતિના પુરસાદ છે કેવા છે હા વ્યવસ્થિત કરાવડાવે છે એટલે ત્યાં વ્યવસ્થિત હોય તો વ્યવસ્થિત કરાવડાવે છે તમારે ગ્રહાકર થયા તો જ્ઞાની થયા ને તમારે ક્યારે દર્શન છે કેટલા વખત દર્શન કરવા આવ્યા છો ગણે ને તો દારા ગણો તો બાર વાગે ઘણા કલાકો તમારી પાસે દિવસો ના દિવસો ઘણા કલાકો વાળા દિવસો ના દિવસો ઘણી વખત બેઠા મનમાં યાદ રહ્યા કરે છે તમે જે જોવા માંગો છો એવું અજવાળું નથી આપવાનું પરમ શાંતિ તો હોવી જોઈએ એવું અજવાળું નથી પરમ શાંતિ તો હોવી જોઈએ પરમ શાંતિ જ છે પણ નથી નથી માનતા એટલે આપણે ગુમરું થયું તો ગુમડાની વેદના થાય તેને આપણે જાણી જાય કે નહીં લબાકા મારે પણ આપણને જેમ આપણે એમ કે મને લબાકા મારે છે થઈ કે પછી શાંતિ જતી એટલે તમારો જરાક ધુમાર પણ છે જરા મને લબાકા મારે છે બોલી જાઓ શાંતાબેન તમારે કેવું છે તમને લબાકા મારે છે પણ અમે તમે ઉપાય કરીએ છીએ આપણે વાત આપીએ છીએ ક્યાં બોલીએ છીએ બોલતા નથી શીખવાયેલું આપણે તો જ્ઞાની કોઈને આજ્ઞામાં રહીએ તો એ જડે જે વખતે કરવું જોઈએ એ વખતે કરવું જોઈએ વિસ્મરણ થઈ જાય વિસ્મરણ થઈ જાય એ ભ્રાંતિ છે ને એ આપણે હજુ પાણી નીકળતો ખલાસ થવા દદુડી થાય પછી આવી જાય એટલે આ ધીમે ધીમે ખલાસ થાય છે પાણી બે ચાર દિવસે ચાર પાંચ વર્ષે પણ ખલાસ થશે આ જેટલું ડિસ્ચાર્જ થવાનું છે ધીમે ધીમે મંદ પડી જાય ઉત્પાદન નથી માટે નવું ઉત્પાદન નથી ને એટલે જ્યાંથી જ્યાં જ્ઞાન બહાર ત્યાંથી ફોર્સ વધ્યો વધ્યો પણ અનકન્ટ્રોલેબલ કંટ્રોલ કરી શકાય કંટ્રોલ કરી શકાતો નથી એટલો બધો પ્રભાવ વધી ગયો પ્રભાવ એ તો ખોટું ને તમારો પ્રભાવ વધી ગયો બધા બધા બધાના મનમાં જે પહેલા લોકોનો પ્રભાવ તમારી પર પડતો હતો ને એને બદલે તમારો પ્રભાવ લોકો પર પડે છે ભય ના આપણે ભયદાન આપવું જોઈએ લોકોને આપણે ભયદાન આપવું એને બધા ભય દેખાય તમારે ભેગી થાય છે બહુ ભેળ શંકા લાગે હા બહુ વેગ વધે સારું નહીં ને બહુ વેગ વધે એના બદલે દર્શન કરીએ છીએ ને એવો મનથી ભાવ કર્યા કરતા બધા ગાય દેખાય દેખાય તો અમે સમાધિ રહેશે નિરંતર સમાધિ રહેવું છે ઘણા માણસો કેવી કરે સમાધિ પછી ત્યાં પોતાની હંગામી નાખવા જાય ને એ બગડી જાય પછી સારું કર્યું છે તમારે સારી કરી શકતા અને તે બધું કર્યા કર્યા બધું રહેવાનું છે હું ઘણી વખત ભૂલી જાઉં હોય ને તો ખાલી ચિંતા ના અડધો થઈ ગયો હું કઈ નહીં એ તો જોયા કર્યા હા આપડા ઉપાય કરતા રહીએ બરોબર છે એમની બેન પડી હતી ને તેના બધા પાછા પડી ગયા છે એક છે ત્યાં મધર મારી વિતરાગ રહી શકાય બે છે તોલની કિંમત નથી આપણે એ તો સુતેવો ભૂતેવો બાજુ કેવી રીતે ગુનાગાર પાપાચાર બાજુ એક જ કાઢી દેવાનું છે એમાં થતા સાત સુધી બધી ગાડી વાતો કહેવાય પછી મોટા ટપાલ આવી છે નડિયાદ મોટા મોહન ઘરવાળા એમને બહુ જ માન છે પથારી વચ્ચે માર્ગ જુદો એ માર્ગ જુદો આ માર્ગ આ મોક્ષ માર્ગ આ સમાધિ માર્ગ નિરંતર સમાધિ માર્ગ નિરંતર સમાધિ નો માર્ગ નહીં આ બધું મોટા મોટા બધું તમે આ ભેટ કરો ખીચો તેથી બધું બહુ નુકસાન થાય પણ ઘણાનો સહવાસ હોય અને પ્રગતિ બદલાય નહીં પડે પણ તે તો ચાર વધે આ બધા રિલેટિવ આવે છે ને બધા સાચા છે છે આ તો મોક્ષ માર્ગ ચોખ્ખો પ્યાર મોક્ષ માર્ગ કહેવાય એટલે અમારી આજ્ઞામાં રહેવાનું જરૂર છે આજ્ઞા મારી અઘરી નથી કોઈ કરતા એ કોઈ આજ્ઞા મારી અઘરી નથી બધા એ બધા રિલેટિવ આજે શું કે અશુભ માંથી શુભમાં આવો કર્યા છે ને પણ શુભ થાય થયું નથી પણ અમુક જ માણસો પછી બહુ ભૂલ કરે ને એ કહી છૂટીએ બધું વ્યવસ્થિત તાલામાં છે આપણા તાલામાં નથી જ્ઞાન આપ્યું એવો નાતા લતા અને ઉદાહરણ આપવા એમ કે છે કે આપણે આ સંસાર ભરો હેતુ કરાય કારણ ચિંતા એવું છે અજ્ઞાની કશું કાયમ જ્ઞાન જોયું એટલે ભોગવીએ છીએ મમતા મત મત હોય છે અંતરાય ભૌગોલિક ચિંતા વિખારી નથી અને પોતે પરમાત્મા છે શેનો અંતરાય ભૌગોલિક ચિત્તની ભૌગોલિક ચિત્તની ભિખારી પણ ના હોય કોઈ અવળી સમજણ થી એનું ભિખારી પણ પોતે તો જ આના દર્શન થાય કામ થાય એવું ભીખ ભીખ ને ભીખ અનંત અવતારથી ભીખ ભીખ ને ભીખ જ માનતો આવ્યો છે દેરાસરો માનવા એ કૌગલી વિસ્તાર કહેવાય શું એ ભીખ કહેવાય કારણ કે બાહ્ય લક્ષ્ય થયું ને પોતાનું કશું કલ્યાણ ભૌગોલિક સુખની ભીખ તૂટી ત્યાંથી પરમાત્મા થવા મળ્યો અસ્તિત્વ એટલે હું છું એવું તારા જીવ માત્ર છે હું છું અસ્તિત્વ પણ વસ્તુત્વનું ભાન બીજા પાસાનું નથી એટલે ભૌગોલિક ભીખમાં પડે કે અસલી ઈચ્છાઓમાં આપણે બધે અસ્તિત્વનું ભાન મેં આપણે કરાવે વસ્તુ એટલે હું કોણ છે એવું કામ નથી સ્પષ્ટ ભાન છે કે હું સુઈ જાય હું કોણ મારું કોણ છે એના નથી હું કોણ છે ભાન નથી હું કોણ છું મારું શું છે એટલે જ્ઞાની પણ કરાવે ભાનમાં આવે ભાન થયું વસ્તુ પર ભાન ભૌગોલિક ઈચ્છાઓ શું થાય ઈચ્છાઓ બધા જાય છે બીજું. અને મોડી થઈ જાય પછી મન બદલાય પછી ના બીજું થઈ શકે એવું ક્રમ ને ક્રમ નો ગરીબ અક્રમ આ ક્રમિક માર્ગ કહેવાય છે આ બધા જે છે ને એ મોક્ષ માર્ગ આપણો ક્રમિક માર્ગ પર છે એ ધોરી માર્ગ કહેવાય છે અને એ ધોરી માર્ગ જયારે સપડાય છે ને એની પર મોટા મોટા મોટી મોટી મુશ્કેલીઓ આવે એવું થાય છે એક્સિડન્ટ થયો ત્યારે અસર નીકળે છે ત્યારે ક્રમિક માર્ગ ને બેઝમેન છડી ગયું ક્રમિક એટલે ક્યાં થાય છે પગથિયે પગથિયે પગથિયે પગથિયે દરેક પગથિયે પરિગ્રહ કરતા કરતા થઈ ગયો છે પરિગ્રહ કરતા એમ કરતા કરતા જન્મ સુધરવાનું છે મૂળ માં જ પણ જયારે ધીરે માર્ગ આપવો મુશ્કેલીઓ બધી થઈ જાય છે જજમેન્ટ કરી જાય છે એટલે ભાન થઈ જાય છે ત્યારે આ પ્રબળ કરવામાં આવે છે તો હું તો નિમિત્ત છું આ માર્ગનો ઉદય છું નિમિત્ત છું તો પ્રથમ ઉદય ઉદય આવે છે પ્રવેશ આવે છે આ ઉદય આવે છે મારે ભાઈ આવી જી એમાં નિમિત્ત બની એટલે લોકો માત્ર કરી નાખે એટલે આપણે એટલે વિચ શું કહે છે વિચ એટલે તમારો મેં જ્ઞાની પુરુષ રૂપો તે કરી આપણે સમજે ફક્ત જ્ઞાની પછી આજ્ઞા મળે ઠીક છે તો આજ્ઞા મારી પાંચ લાગે ખાવા પીવામાં બહાર લાગે કર્યો કર્યો ગાડી નથી છોકરા કર્યો ગાડી નથી કપડા કર્યો ગાડી નથી કેટલા બાજુ આવું ગાડી તમારી આગળ કપડા પાસે નથી કેટલા વાગે આગળ ભાઈ તો એને લે તો નથી શું ભાગ આવ્યો અને સમજાવો તો બુદ્ધિ એને તમે જોશે એને કરતા આપણે જ્ઞાન આપીશું ને આપણે આપણે ફૂટા કરીએ આપણે આપણે એ આપણે જ્ઞાન નથી લોકો પણ આપણે ભક્તો એ પાડો એટલે મારું અને આપણે જ્ઞાન લોકો છે điều là việc khó khăn làm việc khó khăn thì việc đấy không thể mà nhiều người có là người đấy không người đấy có thể người mình nói đó Thank you.